ભગવાન નું બાળ જોઈશ આ કંપની હાથે થાય એ તમે કહ્યું કે કયું કયું ખોટું કામ થાય છે બધા જ ખોટા કામ થાય છે બધા જ ખોટા કામ થાય છે પાછળ કામ પટ્યું દેજો શ્રદ્ધા કામ કરો ત્યાં આગળ પંચ્યાસી ટકા અમે બધું બોલાવો નહીં માટે ચેતો ચેતન કરીએ પેલા અને રાક્ષસી પૂરું કરે ત્યારે શાસ્ત્રજી પણ એટલે શું પોતાને કદી ફાયદો ના હોય તો બધું સુધી કરી નાખે પોતાને કદી ફાયદો ના હોય અમેરિકાને એમને કદી રોક જ પાડ્યો હતો ફાયદો નહીં રોક ભોગવતા માનવતા બાદલ ધર્મ છે તો જાનવર ધર્મ છે તો જાનવર દેવગતિ દેવગતિ દેવગતિ કેમ થાય કે પોતાનું જે સુખ છે સુગર ગયા દેવગતિ માટે રિઝર્વેશન તૈયાર પણ એવા તો અહીંયા એવું થયું પૂછ્યું કોઈ કોઈ થયું છે માંદી કાલકાર થયા છે અને સમવટ સમવટ એટલે ન જવાની પણ સમવટ અમને અમને વાત હતી સમજી તૈયાર ઘડાગર નથી ચાર પહેલી આવ્યા છે એવું લાગે જો હતી જ પહેલેથી પહેલેથી હતી આ એકડો એકડો પહેલો છે હંડ્રેડ પહેલો છે એકડો લાગે એકડો રાઉન્ડ રાઉન્ડ જ છે છે આ બધું રાઉન્ડ છે પહેલું શું છે ના જાય તો પહેલું જેવી વસ્તુ નહીં બની પહેલી જેવી વસ્તુ છે એ બધું નથી આપણે પોઝિટિવ જગાથી પહેલું આ ચંદ્રમાં શ્વાસ હોય છે કે નથી છે તમે એ તમારા ઘરમાં એટલી પણ નહીં એવી રીતે ઓળખે દાદા તમે કોને માનો છો એ ભક્તિ તમે જે માનો છો ભક્તિ જ નથી કરી તમારી ભક્તિ કરી કોણ છે ભગવાન ભગવાન તો ભગવાન જ છે એટલે બધું ચાલ્યું જણાય રહેવું તો આવું થાય આવતા બહુ જાનવરનું ચાલવાનો જ પણ આવું કર્યું હોય તો જાનવર માં પણ છૂટી ગયા જાય શું કહ્યું સારું ખાવા પીવાનું મળે વસ્તુ જે સર કરી રહી છે ને એ તું કરતી નથી આ ડેપ્યુટી ડાઉન છે થઈ રહી છે ફરજિયાત નથી કર્યા આત્મા જાણેલા પાસે આત્મા જાણ શું કે છે જેને આત્મા જાણ્યો હોય જેને આત્મા જાણ્યો હોય ત્યાં જેને આત્મા જાણ તમે છે એટલે તમારી પાસે આવે છે જાણો છો અને પછી આજ્ઞા મરો Gracias. સાયન્ટિફિક સાયન્ટિફિક સાયન્ટિફિક કે આ જગત ને રિલેટિવ જાણવું કે તમે એનિમલ્સ ને બહુ લવ કરો તો એનિમલ્સ too much. નાખીએ હવે આપણું કાઢીએ કાઢી જાય પછી કાઢી દેવું નોર્માલિટીમાં લવ હોય તો કરીને કે પ્યોર સોલ છે આપણે અને પછી એની પછી આપણે એનિમલને બધું માંથી દોષ થાય દાદા પૂછે છે કે એવો કઈ મુસ્લિમ માં અને ક્રિશ્ચિયન માં છે કે ડે ઓફ જજમેન્ટ આમાં એવું છે કયું એવું હશે એવું છે નહીં એવું છે નહીં પણ એમની બિલીફને મદદ કરવા માટેનું સાધન છે શું છે બિલીફને મદદ કરવાનું સાધન છે એનું બિલીફ ભગવાને કર્યું તો આ ખોટું થાય ત્યારે ભગવાને કરાવડાવ્યું બધા ખોટું થાય કે ભગવાન આવું કરાવતા છે કારણ કે એમનું જન્મ લાગશે ક્યામત સાથે એવું આગળ ખોટું po ito here તમે શોધ આપો એટલે બીજું તમે ના હોય એ કે છે એને જાણવું છે કારણ મારે તો આ જાણવું છે પણ પછી મારા છોકરાનું શું છોકરાઓ એને જાણવું હોય તો એ લોકોનું શું થશે જે કોણ નહીં દસ હજાર દસ હજાર he, he really wants something because you are here you are asking the question if you are not here who will ask the question no one no one કોઈ નહીં છોકરાને મળશે સારું કાઢી લે જગતની ચિંતા ના કર તો એ ભાઈ પૂછે છે તો એ તો બહુ સેલ્ફિશ ના કહેવાય કે આપણી પોતાની ચિંતા કરે જગતની ચિંતા નહીં કરવાની એ સેલ્ફિશ ના કહેવાય જગતની ચિંતા કરે છે એ જ સેલ્ફિશ જે ચિંતા કરે છે એ જ સેલ્ફિશ છે એનાથી એને પૂર્ણ બંધાય છે તેથી પછી ચિંતા કરનારો કહેશે ચિંતા ના કરતો પણ આપણે જગતની ભાઈ તો આવ્યો નથી ના નથી મહારાજ કહે છે કોઈ વાર ની જરૂર હોય છે કોઈને ડિસિપ્લિન કરવા માટે ન ન ન ક્રોધ ઇઝ કમ્પ્લેટ અનનેસેસરી ગાયો પાસે પણ ડિસિપ્લિન બધા આમાં મોટર આવતી એક સાઈડમાં થઈ જાય બધા આમ ગાડી અમે આવતી એક સાઈડમાં થઈ ના થઈ જાય મનુષ્ય તો આડો થાય હું તારે પેલા જોતો निर्बलता समझ और गाय भैंस में निर्बलता नहीं है तो, तो ठीक है और निर्बलता से क्रोध बाद में और इंडियन इंडियन लोगों को निर्बलता होती है निर्बलता धीरे धीरे और निर्बल नहीं होता है इधर का अफ्रीकन अमेरिकन लोग निर्बल मुस्लिम निर्बल नहीं ઇન્ડિયન ઇન્ડિયન નિર્ભર કેમ એવું દાદા સાત પેઢી ઉતરે લોભ હોય કેટલો હોય હા છોકરા છોકરા ખાય રે એટલું બધું જોઈએ રે ત્યારે હોય અને અમેરિકાનો કયા અઢાર વર્ષનો થાય છોકરા જુદા રાખે રાખે ના રાખે એને લોભ ના હોય એટલે આ બધું નિર્ભરતા બધું છે એનો ના રાખવું જોઈએ આપણે અમેરિકન જેવા થઈ જવું જોઈએ દાદા બધા એક પેઢી રહેતું હોય એક પેઢી રહેતું હોય લેટ ગો કરીએ ભાઈ ચાલો હેડો સમાજમાં જે હાથ પેઢી ના જ રાખવું જોઈએ અને ખરી રીતે રિયલી સ્પીકિંગ બિલકુલ દાદા આપણે આ અમેરિકન નો દાખલો લેવો જોઈએ આ બાબતમાં અઢાર વર્ષે છોકરાને જરા રજા આપી દેવી જોઈએ આપણે એવો દાખલો કોપી કરવા જેવો ખરો એવું જો એવું જો રહેવું આપણે નિશ્ચય એવો કરવો જોઈએ કે નહીં આપણે નિશ્ચય કરીએ પણ એટલે જગ્યાએ જરૂર પૂરે પણ આપણે નીચે રાખવો તો આ બધા સુધી આપણે છૂટું કરવું છે દુકાન પૈસા બધા નહીં આપવા એ આપડે ગયા દારૂડિયા બધા એ વાત છે અને ખરાબ વસ્તુ ચલાવી કોમન કોણ સુપિરિયર કોણ એવું છે કઈ સુપિરિયર બે પોતપોતાના દરેક પોતાના ધ્યેય પર બે દીકરે છે એનો સુપિરિયરિટી હોતી નથી પોતપોતાની જગ્યાએ બે કરી રહ્યા Their own stage report. બહુ ધાર સુધી ગયા So now what is the question? What is what? Superior or what? No. No form is that. ભગવાન નું રૂપ શું છે દાદા સ્ત્રી નું કે પુરુષ નું ભગવાન નું રૂપ સ્ત્રી નું છે કે પુરુષ નું છે સ્ત્રી પુરુષ માં ભગવાન ભગવાન ને રૂપ જ ના હોય સ્ત્રી પુરુષ એ રૂપવાના છે ભગવાન રૂપ જ ના હોય પ્રિયોરિટી નોંધ લેવી જોઈએ ધણી ના હોય તો પેલા એકલી રહેવાની નિર્બળતા અનુભવે છે અને પુરુષ નિર્બળતા નહીં અનુભવે કારણ કે સ્ત્રી જાતિ ને કુદરતી એવું એવા અંગો પણ છે કે જેને થઈ રહ્યા કરે પુરુષને એવું અંગ ઉપર એવા નથી થઈ રહ્યા યુરોપિયન માં તો એટલા રહે છે અમેરિકન ને યુરોપિયન માં ઘણી સ્ત્રી એટલી રહે છે હા એટલી રે રાત્રે બાર વાગે મોકલવાનું બાર બાર વાગે કર્યું હોય કે તું બહાર જાય રાતની અહીંથી બે ભાઈ જાય જો ના જાય અને પૂરી જાય રાત્રે તું બહાર જવું બાર બાર એક વાગે આવી well off what we want. છોકરો ના લાગે તો જાય ના લાગે આપી છે જે કપટ કરે અને મોહ વધારે કરે એ સ્ત્રી થાય કપટ અને મોહ મોહ એટેચમેન્ટ એન્ડ વધારે જે વધારે cheating કરે એ Both, both together. Attachment and Those who cheat a lot cheating. and those who, Cheating like yeah. who have a lot of attachment, they become woman. But now who, તો દાદા પુરુષ કોણ થાય પુરુષ કોણ થાય અહંકાર ને ક્રોધ The one who has more, Angry more one. અહંકાર and more growth. More એ angry, અહંકારનો ભગવાન માટે ક્રોધ egoism, કરે and more એ angriness. પુરુષ થાય egoism and anger, અહંકાર ને ક્રોધ એ બે બેડ ક્વોલિટી જ કહેવાય ને તો કેમ કે છો પુરુષ બેડ ક્વોલિટી સાર પુરુષ સાહેબ એ ક્વોલિટી ના હોય તો ભગવાન થાય લેફ્ટ બેડ કોઈ લાયસન્સ નથી મમતા જતી સર્વત્ર પ્રકારની મમતા ગઈ દાદા ક્રોધની વીકનેસ કેવી રીતે ચેન્જ થાય આ ક્રોધની વીકનેસ કેવી રીતે ચેન્જ થાય દૂર થાય ક્રોધની વીકનેસ કેવી રીતે દૂર થાય અહંકાર જાય તો અહંકાર જાય તો ઇગોઇઝમ જાય તો ક્રોધની વીકનેસ જાય તો